સહુ સંયોગમાં મધુર બહુ સંયોગમાં મધુર મિલાવી જાણે તે બહાદુર મિલાવી જાણે તે બહાદુર નહી તર તો કડવા નહી તર ઘડવા વચનથી જિંદગી થઈ દૂર વચનથી જિંદગી થઈ દૂર જગતને લાગે જે प्रतिकूल जगतने लागे जे प्रतिकूल अमोने ते जानुकूल छे अमोने ते जानुकूल छे अहंकारीनि सामे कदी अहंकारी स्वामृकदी उगामो नैव चनतिया उगामो नैव चनतिया कसायो चे जा साबू कसायो चे जहा साबूत इलड़ सेन ના કબૂલે ઈ લડશે ના કબૂલે હાર બધા અવતારી અનુભવતી ઘડાઈને થયા જો પૂર્ણ વહેવારે મળ્યો જે માર તે ખાઈને થયા સંપૂર્ણ જગતને લાગે જે પ્રતિકૂળ અમોને તે જનુકૂળ છે અતિથિ રૂપ છે સંયો નથી ટકતા કદી કાયમ મહેમા निमन्त्रणपत्रिकादिदिशम् जगतनेया पेजे प्रतिकूल જત પાવે એ જતપ મૂળ છે સીધા ઊંડાનું શુદ્ધ દર્શન ખપાવે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 અસીમ જય જયકારો દાદા ભગવાના અસીમ જય જયકારો દાદા ભગવાના નરસિંહ જય જયકારો દાદા ભગવાન બે મિનિટ મૌન બોલાવીશું ઉખાડા પડ્યું જય સચ્ચિદાનંદ અમદાવાદમાં મહાત્મા કસ્તુરભાઈ શાહના બેન શ્રી શ્રીમતી ભાનુબેન ભગવાનભાઈ શાહ ભાનુબેન ભગવાનભાઈ શાહ રાવપુરા રહેતા હતા ભાનુબેન અહીંયા રાવપુરા રહેતા હતા એ આજે સવારે આજે સવારે દેવલોક પામ્યા છે એમના માટે આપણે બે મિનિટ પ્રાર્થના અને મૌન પાડીશું જય સચ્ચિદાનંદ હમ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ જય સચિદાનંદ શું છે કહો ચિઠ્ઠી આવી છે કે સુરેશભાઈ સુરેશભાઈ આપણા પૂછે છે દાદા ભગવાનના અસીમ જે જયકાર હું આપનો આ સત્સંગ આપનું આ સત્સંગ વાક્ય દિલમાં ગુજા કરે કે જીવ ચોરાસી લાખ અવતારોમાં પોતે પોતાનો આકાર બનાવી લે છે જીવ ચોરાસી લાખ અવતારોમાં પોતે પોતાનો આકાર બનાવી લે છે અને મહાત્માઓને તેમાં મરજી પ્રમાણે જન્મ થશે દાદાજી રોજ અહો વધ્યા જ કરે છે મરજી પ્રમાણે બહુ મોટી વાત કરી તે બિલકુલ સાચી છે ને હા જન્મ લેવાનું તો કોઈના હાથમાં નથી મરજી પ્રમાણે મરજી સ્વરૂપ થયા પછી જ આ બને નહીં તો બને નહીં આ મરજી સ્વરૂપ થયા પછી આપણું ફરજવાન બહુ સુંદર થાય કુદરતી થતું જતું જાય કાયાએ કરીને દેહે કરીને આપણે વ્યવહારમાં બધા જ સંબંધોમાં હઈએ આપણે પોતે પોતાથી જ પોતાના મરજીએ કરીને આપણે જ સીધા સંબંધમાં હઈએ અને બધા વ્યવહારો હોય પાછા એ બધામાં કુદરતીપણે આપણે સામાન્યપણે આ બધું ફરજભાન બહુ સુંદર રહ્યા કરતું હોય આપણને આ ફરજભાન રહ્યા કરતું એમાં કોઈ ક્રિયા ના હોય ક્રિયા ના હોય એને જ કૃષ્ણ ભગવાને વ્યવહારથી વ્યવહારમાં રહેવાનો ધર્મ કયો કૃષ્ણ ભગવાને વ્યવહારથી વ્યવહારમાં રહેવાનો ધર્મ કયો અને ધર્મ અને ધર્મની ભાષા કૃષ્ણ ભગવાન ગીતામાં આ પ્રમાણે બહુ સુંદર કરી છે સામાન્યપણે પ્રકૃતિ અને પ્રાકૃત ગુણોએ કરીને આપણે જીવનમાં હોઈએ છીએ અને પ્રાકૃત ગુણો આપણને જીવનમાં રાખે છે એ જીવનમાં રખાતા આપણા જીવનમાં આપણે છીએ એવું ન હોતા એ લખાતા છે એવી રીતે જ એ પ્રાકૃત ધર્મ રહીએ આપણે અને પ્રાકૃત ધર્મ જે ફરજિયાતપણે છે એની ફરજોપણે અને પ્રાકૃત ધર્મથી રહેવાનું છે એ રીતે ફરજોથી રહ્યા કરવાનું છે એ ધર્મ કયો આ કૃષ્ણ ભગવાને કહ્યું અને એ પ્રમાણે રહે તે બધો ધર્મ ઘણી વખતે દ્વેષભાવ વેરવૃત્તિઓ આ બધું જ હોય તો તે વખતે પણ હતું ત્યાં પણ જ્યારે આવા પ્રાકૃત ભાવોમાં ફરજબાન જ્યાં થોડુંક અકુદરતી પડે છે ત્યાં આગળ કૃષ્ણ ભગવાને બધાને કહ્યું છે બધા મળ્યા છે તો તમે ધર્મ શું છે દ્રોણાચાર્ય અમને પૂછે છે તો તમને ધર્મ શું કહો છો તમે ધર્મ શું છે આમ પૂછે છે ત્યારે ગણાવે છે કે ધર્મ આ છે આ છે આ છે આ છે એટલે નેગેટિવિટીવાળામાં ધર્મ છે કે ધર્મમાં જ્યારે ફરજબાનમાં રહેલા છે એટલા ભાગમાં ધર્મ કે છે પછી નથી એમાં નથી એવું નથી કહેતા એ કારણ કે એમની ભાષામાં એમની ડિક્શનરીમાં ના કહેવાનો શબ્દ જ નથી આ કૃષ્ણ ભગવાન કહેવાય બહુ અવતારી પુરુષ ના કહેવાનો શબ્દ નહીં છે એટલું કંઈ બતાવે બસ એ ધર્મ ધર્મ આ સમજ્યો છું પણ આજે તો હું તમારી પાસે વધારે સમજવા આવ્યો છું પાછા કે હા દ્રોણાચાર્ય કે છે અને પોતાને વંદન કરવા જાય છે આટલું કહે છે ને તો દ્રોણાચાર્ય ખુશ થઈ જાય છે એમની વગર ઓહો હું જાણું છું કે આટલું આટલી નાની ભાઈમાં અને દ્રોણાચાર્ય તો બહુ સમજ પુરુષ છે તો એમને બહુ અહોભાવ થઈ જાય છે અને એમને ભરગી પડે છે બોલો <laughs> સમજ્યા એટલે આપણે આજ્ઞાધર્મથી લઘુભાવ એટલે બાલિશતા વગરનો બાળક જેવો ભાવ હા ફરજભાન મારો ફરજભાન મારો અને ફરજભાનમાં આપણે કશું હોતું નહીં પણ એમાં આ તમારા સુરેશભાઈ કાલે આ બોલ શબ્દ પર તો બહુ તમને એ કહ્યું એમાં આપણે બહુ સાવધાની રહી શકીએ બહુ સુંદર રહે શબ્દની બાબતમાં જીભથી વાણી નીકળે છે એમાં બહુ સારી સાવધાની રહી શકે એમાં બહુ સરસ રહે એટલે એવી રીતે આપણી મરજી પ્રમાણે આપણે જન્મને પેદા તો નથી કરતા અને કુદરતીપણે થાય છે કારણ કે આપણી મરજી મરજીમાં સમાવેશ થઈ છે અને એટલા માટે હવે એ મરજી છેલ્લામ છેલ્લી રીતે આ વખતે આ કારમાં નથી હોઈ શકતી એટલા માટે એને પરિપૂર્ણ સ્વરૂપે મરજી સ્વરૂપ થઈ જવા માટે જે સમય લાગે છે એના માટે તૈયાર થયા કરે છે એનો જન્મ હવે એક અવતારનો હોય કોઈને બે અવતારનો હોય કોઈને ત્રણ અવતારનો હોય હોવું છે એટલે આપણે કંઈ રીતે જોવા નથી રહેવાનું હું તૈયાર કરું છું કંઈ એવું કેવી રીતે હોય કરનારો જ નથી પછી ક્યાંથી જોનારો રહે કરનારો એ જોનારો હોય તો જ જોનારો રહે ખરું કે નહીં બસ હવે આપણે દાદાજી આ ફરજિયાતનું અક્રમ વિજ્ઞાન એટી થ્રી વાંચતી હતી ને એમાં બહુ સરસ છે તો અક્રમ વિજ્ઞાન કયું May eighty three May eighty three ઓ બહુ જૂનું કાઢ્યું તમે તમે કેટલી ખોરી કાઢ્યું આ પાછું અરે આપણે કઈ ત્યાં ખજારો કાઢ્યો બ્યાસીમાં ચાલુ થયું હતું અક્રમ વિજ્ઞાન એટી ટુમાં ચાલુ થયું હતું આટલું છે અને આ પાછળ આટલું છે પણ આ બીજું બધું મેં બીજું લખ્યું છે મને લાગે છે એટી જ હતું ને એટી ટુ છે એટીમાં એસીમાં એસીમાં હા તો શું છે આ એટલે વાંચતી હતી એમાં પ્રશ્ન પૂછેલો મહાત્માએ કે દવા છાંટવી હોય અને અંદર મરજી નથી હોતી છતાં પણ છાંટવી પડે છે ખેતરામાં તો દાદાજી આપ સમજાવો એના ઉપરથી ફરજિયાત વસ્તુ પણ એટી થ્રીનું છે અક્રમ વિજ્ઞાનનો અંક શું અને એમાં બાવીસમી ફેબ્રુઆરી બે હજાર દસમાં સોનલબેન વાંચે છે એને બપોરે બે વાગે તે પાછું હે નહીં તો આમ તો આરામ કરી લે તે વખતે પણ વાંચવાનો ટાઈમ મળી ગયો નમો વિતરાગાય દાદા ભગવાનના સિંહ જય જયકારો આપ આ કૃપા કરીને સમજાવજો આ બધું જો એમાંથી છે તે વાંચું છું આ બધું ફરજિયાત છે જેનો ભૂતકાર થઈ જાય જેનો ભૂતકાર જોવામાં આવે એ બધું ફરજિયાત છે દવા છાંટી ગયા પછી આપણે જોઈ શકીએ નહીં માટે એ ફરજિયાત છે બહુ સુંદર વાત કરી દવા છાંટી ગયા પછી આપણે જોઈ શકીએ છીએ દવા છાંટી ગયા પછી એટલે ભૂતકાળને જોઈ શકીએ છીએ ને માટે એ ફરજિયાત છે વર્તમાને કારણ કરેલી વસ્તુ ભૂતકાળ સુધી થાય એ બધું ફરજિયાત છે અને ભવિષ્યકાળનું ફરજિયાત નથી બહુ મોટી વાત કરી વર્તમાનકાળમાં કરેલું ભૂતકાળ થાય પાછું થવાનું જ છે કરેલું છે એટલે ભવિષ્યમાં નથી ફરજિયાત મહી દુઃખદ થાય છે ને તે તે ઘડીએ આનંદ નથી થતો ને એ ફળ ભોગવી લીધું કહેવાય દુઃખ જ થાય છે તે તે ઘડીએ આનંદ નથી થતો ને એ ફળ ભોગવી લીધું કહેવાય ભાવ તો ભાવશો તો તરત ફળ નહીં મળે ભાવના ભાવશો તો તરત ફળ નહીં મળે એ ફક્ત તમે તમે તમને થાય છે માટે ભાવના ભાવજો ભાવે ભાના ભાવેથી બાકી આ બધું તો આ કરવું પડે છૂટકો જ નથી ના થાય એટલે બહુ સારો સત્સંગ છે એ તો આખું બધું વાંચેલા આવો તો વિચાર જ નતો આવ્યો ને કે ભૂતકાળમાં થઈ ગયું હોય એને ફરજિયાત કહેવાય એટલે વર્તમાનમાં હોય તો જ ભૂતકાળમાં થાય ને એવું કે છે આપણે જે કરીએ છીએ એને ફરજિયાત માનીએ છીએ એ તો એટલે કેટલી મોટી આખી તોડી નાખી એની વાત વર્તમાન ભૂતકાળ થઈ જાય ને ભૂતકાળને જોઈ શકાય ભવિષ્યને બધા જોવા માટે તો ભવિષ્ય ક્ષેવિતતા પાસે જવું પડે એટલે એમાં ફરજિયાત નહીં હમ ભવિષ્ય ભવિષ્યવિદતા તો સમજવું પડે કોને કહેવાય આ વાત આ બે બહુ મોટા છે ફરજ અને મરજી દાદાજી આ વાત ઓકરીજમાં વસંતભાઈને ઘરે દાદા ભગવાનને અમે તે વખતે અમારી આ મોટામાં મોટી વ્યાધિ અમેરિકામાં હતી <laughs> કે ગુલાબ એટલા સરસ થાય ગાર્ડનમાં પણ જોડે વ્હાઈટ જીવડાઓ બહુ પડે એટલા બધા કે તમે આમ આમ અડો તો એટલા ખંખેરી નાખે હવે દાદાજીને અમે પૂછ્યું કે અમારે કરવું શું કારણ કે એના વગર તો છાંટા વગર તો એ તો અમારો સ્વભાવ હતો છાંટીને મારી નાખવાનો ગુલાબ ગુલાબ આપણને મજા ના એટલે દાદા ભગવાને તે વખતે આ પૂછ્યું ત્યારે એમણે અમને એટલો સરસ ખુલાસો કરેલો પ્રાર્થનાનો અને એ પ્રાર્થનાને લીધે તમે માનશો નહીં કે અમારો ગાર્ડન અમારો બાગ બાગમાં કોઈ જીવાતો પછી નથી આવતી આ એક ફેક્ટ છે કુદરતી છે અને આ આ જે સત્સંગનું રિલેશનમાં છે અને જે સોનલબેને જે આ પૂછ્યું તે જ મેગેઝિન મને મુંબઈના સત્સંગમાં બાર એક પડેલું એમાં ગારવતાનો દાખલાવાળું છે ને ઉપર કવર એટલે ભેંસો ને બધું મૂકેલું છે અને આ સત્સંગ જે તમે વાંચો ને એ જ મેં વાંચેલો છેલ્લા છેલ્લા પાનાઓમાં છે અને બહુ બહુ અદભુત છે મોટા મોટી વાત છે આખી ગીતા જરા પર રહી છે આખી આખી ગીતા અને મોટા મોટા સમર્થ પુરુષો પણ શું કેવી રીતે આમાં ફરજ ને મરજીમાં રહે છે એ જોવા જેવું છે મોટા મોટા સમર્થ બધા તે વખતના વગદાર પુરુષો અને આ તો બાળક ગણાતા હતા હવે આપણે આ ને પૂછ્યું છે આપતા સૂત્રો ત્રણ એ લઈએ ત્યાં સુધી એકાદ પદ લો ફરજિયાતનું છે કશું કે ખ્યાલ આવે છે ફરજિયાતનો ખરેખર કહ્યું આજે તો બધું આપણો સત્સંગ દાદાની વાણી બધું એવું સરસ વણી ગયું છે એમાં અદભુત વણી ગયું છે એટલે મહાત્માને તો લલકાશે પણ જ્ઞાન થયા કરે મજા આવે શું છે સમજશું તું એમ તૈયારી કરી દીધી છે શું વાત છે દસમા ધોરણમાં તૈયારી કરી છે પરીક્ષા છે તો સત્સંગમાં આવ્યો છે તો કેટલો નિરાતવાર હશે છોકરો અત્યારે તો બધા એવું છે આપણે જાણીએ છીએ ને આપણા વખતમાં તું કયા ધોરણમાં છું બારમામાં ના હોય છોકરાઓ બધા બહુ સરસ આપણા પ્રોફેસર કઈ ગયા નથી આજે નહીં જય સચ્ચિદાનંદ ડાયરીમાં છે એટલે એ તો સારું ફરજિયાત કર્મના ફળ ભોગવવા તેમાંથી રાગ દ્વેષ ઉપજતા નવા પરજિયાત ફરજિયાત કર્મના ફળ ભોગવવા તેમાંથી રાગ દ્વેષ ઉપજતા નવા જ્યાં સુધી છે દેહરૂપ કાર્ય ફરજિયા તે મારા લાગે દ્વેષે બીજા ભવ નાહી સાપ જ્યાં સુધી છે દેહરૂપ કાર્ય ફરજિયાત લાગે દ્વેષે બીજા ભવ નાહી સાપ કાર્યની કિંમત નથી કસાયો જોવા કાર્યની કિંમત જોવા આપણા પાંચ સ્પંદનોથી પડગા અવનવા કાર્યની કિંમત નથી કશાયો જોવા કાર્યની કિંમત નથી કશાયો જોવા આપણા પાંચ સ્પંદનોથી તળગા અવનવા જ્ઞાન છે ત્યાં સુધી કર્મ થાવાના આત્મજ્ઞાની ઇફેક્ટોને ના સ્વીકારતા ગાળયા તો ફૂલ ચડે દ્રશ્યોની રખવા તો ફૂલ ચડે દ્રશ્યોની રખવા આત્મા બેઠો છે અંદર બંધનથી છૂટવા કાળયા તો ફૂલ ચડે દ્રશ્યો ની રખવા રખવા આત્મા બેઠો છે અંદર બંધનથી છૂટવા છૂટવા શુદ્ધ ઉપયોગે કર્મો ખપી જવાના શુદ્ધ ઉપયોગે કર્મો ખપી જવાના પીર છે જ્ઞાની પાસે બેસી જવામાં શુદ્ધ ઉપયોગે કર્મો ખપી જવાના ખપી જવાના તકદીર છે જ્ઞાની પાસે બેસી જવામાં આત્માને અડતા નથી પરમાણુ પ્રાયા મન ખાને સિદ્ધ મંદિર મળ્યું વીતરાગ થાવા આત્માને અડતા નથી પરમાણુ પ્રાયા પરમાણુ પ્રાયા દમન ખાને સિત મંદિર મળ્યું વીત રાગ થાવા એમને ટાઈમ નહીં મળે કે કરજિયાત કર્મ ના પડ ભોગવવા કરી થોડા દિવસ એમાંથી રાગ દ્વેષ ઉપજતા નવા દિવસ આવીશું તમારે આવીશું મનખાને સિદ્ધ મંદિર મળ્યું વીતરાગ થાવા મંદિર મળ્યું વીતરાગ થાવા આપણે આત્માને મુક્તિ માટે આપણે સામાન્ય કહેવાય છે તે વ્યવહાર આત્માની વાત થઈ છે વ્યવહાર આત્મા એટલે અહીંયા આગળ ત્યાં ફરજને મરજી બે સમજવાની વાત છે અને અહીંયા આગળ જ આપણે પોતે શબ્દથી મુક્ત થયા છીએ અને શબ્દથી મુક્ત શબ્દને પર અને પરાધીનતા રખાવનાર એવું જાણીએ છીએ આપણને એવા એ શબ્દમાં જેટલા આપણે અંશે આપણને શબ્દથી મુક્તિનો અનુભવ થયો હોય સ્વાદ આવ્યો હોય બધું એ રીતે શબ્દાજીત બધાને હોય એ કહી ના શકાય બોલી ના શકાય એને એટલે એટલા અંશે એ એ અનુભવ પ્રમાણથી જ્યાં કોઈની જોડે વ્યવહારમાં આવે ને તે વ્યવહારના બધાના શબ્દોની દુનિયાનો સાગર તો બહુ મોટો છે એ તો ઘણો મોટો છે એટલે જ્યાં જ્યાં જેમની જોડે આવે એ બધા વ્યવહારોમાં એ શબ્દોની અસરોમાં ન રહેતા એમને અસલ સ્વરૂપે જોઈ શકે છે બાકી શબ્દની અસરોમાં ને એના સાગરમાં તો એવી રીતે તરલપણે રહેવું સહેલું નથી બહુ મુશ્કેલ છે ઘણું મુશ્કેલ છે ઘણું મુશ્કેલ છે હા સુરેશભાઈ ચોરીસ લાખ ચોરીસ લાખ યોની જે કહીએ છીએ તો એ અવ્યવહાર રાશિથી મનુષ્ય ભાવમાં આવે અને મનુષ્ય ભાવ સીધે ક્ષેત્ર એ આખો કાળ કે મનુષ્ય ભાવમાં આવ્યા પછી એટી ફોર લાખ યોની શરૂ થાય વ્યવહાર રાશિમાં શરૂઆતમાં આવ્યા પછીનો અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં પ્રવેશે ને ત્યાર પછી એ ગટબાર ચાલુ થઈ જાય એટલે એક સેન્સ એ ગટબાર પછી મનુષ્ય બહુમય ચાલુ તો રહે જ કારણ કે આખો વિકાસનો ક્રમ છે બધો બરાબર મનુષ્ય થઈ ગયો એટલે વિકાસ થઈ ગયો છે જ નહીં એટલે મનુષ્ય તો શરૂઆત થાય છે એની અને શરૂઆત થઈ એની પરિપૂર્ણતા થાય ત્યાં સુધી આખો કાઢતો ખરો ને એમાં રાઈસ ફોલ રહ્યા કરવાનું હતું બરાબર એટલે બધું જ છે અને મનુષ્યમાં આવ્યા પછી તો ઉર્દુ તેને વધારે ચેતવાનું રહ્યું રીતે છે દાદાજી આ મરજી અને ફરજિયાતનો જે મિનિંગ ફાઇનલી મને ક્યારેક ક્લિક થયો હતો એની વાત કરું જ્યારે આપે ડિસાઇડેડ અને ડિસિશનની વાત કરી બે કમ્પાર્ટમેન્ટની કે મરજીમાં શું છે અને ત્યારે મને ક્લિક થયો હતો બાકી આ સમજવું બહુ જ મુશ્કેલી છે આ તો દાદા ભગવાનના પોતાની હતું એમનું જ્ઞાનવાણી છે અદભુત અને એમનો અનુભવ પ્રમાણ છે આખું એ ડિસાઇડેડ ડિસિઝન એટલે એમને અમને ચંદ્રકાંતભાઈને સમજાયેલું કે હવે તમારે કોઈને સમજાવવું હોય ને જયારે પહેલી આપતાવાળી થઈ તારની વાત છે કે તમારે બધાએ આ જ્ઞાન સીધે સીધું અક્રમ વિજ્ઞાન તરીકે સમજાવશો કોઈ પકડીને કોઈને ના મળે પરંતુ આ મનુષ્ય જીવન શું છે અને મનુષ્ય જીવનમાં આપણે જીવવાનું કેવી રીતે છે સમજાવવા માટે કહ્યું તમે ટૂંકામાં આવી રીતે સમજાવી દેવું કે છે પછી થોડો વિસ્તારે કર્યો હતો બહુ સરસ એ માબારી પરમાં થયેલું હવે બહુ સારું હતું એ ડિસિઝન અને ડિસાઇડેડ એટલે કહે છે કે લાઈફ માત્ર માનવની બે કમ્પાર્ટમેન્ટમાં ડિવાઈડ થઈ જાય છે બે જ કમ્પાર્ટમેન્ટ બે કમ્પાર્ટમેન્ટ એટલે બે બે કમ્પાર્ટમેન્ટમાં ડિસાઇડેડ ભાગ છે તે સો ટકા ડિસાઇડેડ છે અને ડિસિઝન વાળો ભાગ તે તું છું તે તું જીવે જઉં છું તું એટલે કહ્યું કર્મને વાધિકાર હશે તું જીવનારો જે છું તે ડિસિઝન વાળો ભાગ છે એટલે તમે શ્વાસે શ્વસન કરી કે ત્યાં ડિસિઝનો થયા કરે સમજો એટલે આપણે વ્યવહારમાં અને વ્યવહારની ધર્મની ભાષામાં એના સંકલ્પ કહીએ છીએ સંકલ્પ સમજો પણ સંકલ્પ કહીએ પણ ત્યાં વિકલ્પ શબ્દો તો છે જ નહીં હા બહુ ખોટું થયું એટલે દાદા ભગવાને એના માટે બહુ સુંદર સૂત્ર આપ્યું દાદા ભગવાને બહુ સુંદર સૂત્ર આપ્યું આ જગત શું છે કે છે તો જગત એ તો આત્માનો વિકલ્પ છે આવું બહુ સુંદર સૂત્ર આપ્યું જગત એ આત્માનો વિકલ્પ છે હવે આત્માને વિકલ્પ ના હોય એટલે આત્માનો એટલે કે જીવનારાએ તરીકે જીવનારા થયા જીવનારાએ કરીને એનો વિકલ્પ છે એ આત્મા ના આવ્યો પરંતુ જીવનારો ક્યારે કે આત્મા સાથે હોય નહીં તો કેવી રીતે જીવનાર હોય ક્યાંથી હોઈ શકે આ વાત છે આખી સમજ્યું એટલે શુદ્ધ ઉપયોગે કહ્યું ને હવે આપણે દ્રષ્ટિ મળી છે ખ્યાલ છે સમજ પડી ગઈ છે એટલે આપણે શુદ્ધ ઉપયોગ એટલે શું કે કે સ્પેશિયલ શુદ્ધ ઉપયોગ લઈને આપણે એનો ઉપયોગ નથી કરતા પરંતુ આપણે સ્વભાવથી આપણને પ્રમાણ રહ્યા કરે છે માટે આ બધું લખો છો તમે <laughs> હે અરુણાબેન ચંદ્રકાંત કાકાનો ખૂબ ખૂબ પૂજ્ય ચંદ્રકાંત બહુ આભાર કઈ ગયા ચંદ્રકાંત કાકા અને એમના આપણા નંદનીય માધુરી મામી કઈ ગયા બહુ આભાર માને તમારો અને પૂજ્ય શંકર મામા એમનો બહુ આભાર માને છે મામન મામીનો અને એમના માતુશ્રી અને એટલે એના માટે હવે મને સમજાય છે એટલે હવે મારે જેટલો સમય મળે એટલો સત્સંગ નથી છોડવો જે થતો હોય જ્યાં થાય તારે જે એમાં પહોંચી જ જવાનું એટલે તમારી છે ને એટલે આવું છે બધું આ તો શુદ્ધ ઉપયોગ આપણે પોતાને શુદ્ધ સ્વરૂપે આપણે થઈએ નહીં ત્યાં સુધી શુદ્ધ ઉપયોગ હોઈ શકે નહીં આપણે શુદ્ધ સ્વરૂપે હોવું એટલે શુભ અને અશુભ દેવથી આપણે મુક્ત થયા આવીએ છૂટા થયા હોઈએ સંપૂર્ણપણે તારે શુદ્ધ સ્વરૂપે હોઈ શકીએ શું શરીર શુદ્ધ ના હોઈ શકે એટલે ઉપયોગ એટલે શુદ્ધ સ્વરૂપે આપણે શુદ્ધા શુદ્ધ સ્વભાવથી શુદ્ધ આત્માના સ્વભાવથી શું આત્માના શુદ્ધ સ્વભાવે કરીને એ એના આત્માના ગુણો પ્રમુખ જ્ઞાન દર્શન બે મુખ્ય ગુણો કે જ્ઞાયક સ્વભાવથી પાછા એ જ્ઞાન દર્શન છે તે પોતે કંઈ કામ કરે છે એટલે બતાવવા માટે શરીર જોડે છે એટલે કહેવું પડે કે જ્ઞાયક ક ક એટલે આત્માનો આત્મા સ્વરૂપે આત્માથી આત્મા માટે આત્માએ કરીને રહેવાનો આત્મા સ્વરૂપ સમજાયું એટલે પોતે શુદ્ધ સ્વરૂપે શુદ્ધ વગેરે હોઈ શકે નહીં શરીર એવી રીતે છે ને પાછું એવી જ રીતે એના પેરેલ જ પ્રમાણે શરીર એવી રીતે છે કારણ કે એમાં શરીરમાં જો આપણું માન્યનો ભાગ છે ને હજુ પૂરેપૂરો ખાલી નથી થયો એટલે શરીરમાં એવું રહ્યા જ કરવાનું એ પણ એ કમ સ્વરૂપે એટલે કરવા સ્વરૂપે એટલે લોભ આ બધા ડિસ્ચાર્જો છે ને બધા અપ્રત્યાખ્યાનારણ પ્રત્યાખ્યાનારણ અને સંજવન ત્યાં સુધી રહેવાનું એ ત્રણ બાકી રહ્યા એનાથી પછી ધીમે કેવા જ્ઞાનના અંશો આપણા ખુલ્લા થતા જાય અને આપણે પાતળું થતું જાય અડવા થતા જઈએ સમજાયું હમ આપણને સમજાય તો હજુ આ બધું અંદર ખજાનો પડી રહેલો છે અને આ ખજાનો આપણને ખૂચે છે તો આપણે ખૂચ્યા છે નથી એવું રહ્યા કરીએ છીએ કેવી રીતે એટલે ખૂચતું લાગે તરત એનું પ્રતિક્રમણ કરી લેવું ખબર પડવી જોઈએ બીજું કંઈ જ નહીં ખબર પડી ત્યાંથી શરૂઆત થઈ કહેવાય બહુ સારું કહેવાય પણ તરત પછી પ્રતિક્રમણ થાય તો ઉત્તમ છે એને વિધિ કહેવાય છે આખી વિધિ વિધિ એટલે ખબર પડી અને એના પર વિધિ થઈ ગઈ એટલે બધું કાર્ય સુંદર થઈ ગયું સમજાયું ને શું સમજાઈ ગયું બધું મહાત્માઓને દાદાજી હવે આ મહાત્માઓને જે ડિસિઝન વાળો ભાગ રહ્યો એ મુક્તિ તરફ જવા માટેનો જ રહ્યો ને હા એ વ્યવહારથી આજ્ઞાથી મુક્તિ તરફ જવા માટેનો વ્યવહારથી આજ્ઞાથી આજ્ઞાથી સાથી કે હજુ મારાપણાનો વખત ખાલી થવાનો બાકી છે એટલે ખાલી થવા માટે આપણે વ્યવહાર શુદ્ધિ એટલી જેટલો ખાલી થાય એટલો વ્યવહાર શુદ્ધ થાય જ આપણો એના માટેનો એ પુરુષાર્થ છે પુરુષાર્થ છે મહાત્માઓ માટે તો સમજાયું આજ્ઞા ધર્મ એ ક્રિયાનો ધર્મ નથી એ પુરુષાર્થનો ધર્મ છે સમજાયું એવું છે આ એટલે આજ્ઞા ધર્મ મોડે બોલી નક્કી હોતો જ નથી એ અંદર સમજાતો જતો જાય એ સમજણે કહીને આપણે રહ્યા કરે તે આપણે મહત્વનું રહે જ બધાને સમજાયું એવું છે દરેકને પોતાના વ્યવહારના પ્રમાણથી રહ્યા કરે બધું જ એ રહેવાનું જ છે એટલે બહુ સારું છે સંધ્યા હમ તો આપો સાચી રાખજે કાગળીઓ મામીને આપી દે મધુરમાને મધુરમાને આપી દે સાચવવા હવે એસેને પૂછ્યું છે આપણને દાદા ભગવાનના આપતા સૂત્રો નમો વિતરાગાય દાદા ભગવાનના સીમ જે જે કાર હું હું રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી આપતા સૂત્ર નંબર સાતસો ને બાસઠ જ્ઞાની પુરુષ પાસે જેટલા દંડને યોગ્ય હોય તેમને પણ માફી હોય ને તે સહજ ક્ષમા હોય દંડ એટલે આપણને શિક્ષા સમજીએ છીએ આપણને કોઈ પણ આપણી ભૂલ થઈ હોય આપણે ગુનો થયો હોય આવું હોય એના માટે સમજીએ છીએ આપણે એટલે જ્ઞાની પુરુષ પાસે જેટલા દંડ યોગ્ય હોય તેમને પણ માફી હોય ને સહજ ક્ષમા હોય એટલે એમને આપવું નથી પડતું બોલવું નથી પડતું પણ પેલા એને બહુ જ ખુશ થયું હોય ત્યારે કહીને સાહેબ કોને મને આપણને માફી હોય ત્યારે જરા ઔપચારિક ભાવે જરા નીકળી જાય માની બાકી તો તો એમને મૌન ભાવે પણ માફી ને બંને સહજપણે વયા કરે એમનામાંથી હવે સમજો કે આપણે મહાત્માઓને ધીમે ધીમે આવું બને ધીમે ધીમે બને જેમ જેમ સમજાતું જાય કે નહીં આપણો જ હિસાબ છે આમાં હિસાબમાં મારાથી બહાર હું ખોરવા જઉં છું એ કંઈક ગલતી થાય છે ભૂલ થાય છે ના હિસાબ આપણો જ છે અને નજીકના નજીક સંબંધોમાં ખાસ થયા તો જે સંબંધો બહુ પરિચયમાં આવ્યા છે અને એમાં બહુ ખાસ થાય કે નહીં કે પરિચયમાં ના એમાં થાય એ સીધી વાત છે એટલે એને સહજ ક્ષમા કહી સમજ સહજ ક્ષમા ઉત્તમ ગુણ છે એ આ મુક્તિનું બહુ આત્યંતિક મુક્તિનું બહુ સુંદર કારણ છે સામાન્ય માફી માગવી ના હોય ના પડે એમ કે છે જ્યાં સહજ ક્ષમા આપવામાં આવે છે ત્યાં જ લોકો ચોખ્ખા થાય છે જ્યાં સહજ ક્ષમા આપવામાં આવે છે આપવામાં આવે છે આપવાની ક્રિયા નથી એ દિલથી હોય છે હવે સમજો દિલથી હોય છે સહજ ક્ષમા બરોબર અને આપણાથી કંઈક થઈ ગયું હોય ત્યારે સારા વખતે કરીને બેઠા હોય બધું સારું વાતાવરણ હોય ત્યારે એને તેના માટે આપણે લાગે કે આને કંઈક દુઃખ થયું જ છે તો એને બેસીને કંઈક આજો અવતર તે વખત થયું મને લાગ્યું કે મારાથી જરા વિશેષ આવું થયું છે તો એના માટે હું તને કહું કે મને અંતરથી તો તારા માટે એમ જ છે કે મારે તારી માફી કે ક્ષમા માગવી જોઈએ માફી માગવી જોઈએ પરંતુ એ નથી થયું પણ અંતરથી આવું જ રહ્યા કરી છે એવું કહીએ ને એટલે પેલાને જે બધો બોજો હોય બધો નીકળી જાય બધો નીકળી જાય આ ભલે ભલે આપણા નજીકના સંબંધોમાં બહુ જરૂરનું હોય છે બધું અમે આવી રીતે જ રહેલા પુષ્કળ રહ્યા છીએ અમે એટલું બધું બાર વગરનું શું કહીએ તમને પુષ્કર રહ્યા છીએ અને દાદાનું શીખવાડેલું પાછું હા એમ નહીં દાદાને શીખવાડેલે રહેવું પડ્યું છે સમજાયું હાજરીથી અને પછી પણ અને ચંદ્રકાંતભાઈ એવી રીતે જ રહેલા બહુ સુંદર રહેતા બહુ એટલે આ ઉત્તમ ક્ષમાનું સૂત્ર છે પછી બીજું સૂત્ર નંબર નવસો ને બાવીસ આડાઈ રૂપી સમંદરને ઓળગવાનો છે આપણે આડાઈની આ પાર ઉભા છીએ અને જવાનું છે સામે પાર કોઈ આપણી આડાઈ ઉતારવા નિમિત્ત બને તો તેમાં અસહજ ન થતા તે નિમિત્તને પરમ ઉપકારી માની ક્ષમતાથી વેદવું આ સમજાયું નહીં સમજાવો તમે હવે સમજાય તું સમજાય આ દાદા આ મારી આડે કરનારી છે અરે આવું હજીમ બોલાય શું થાય તું પાછી રડું છું કેમ મોટેથી બધા એવી તો નહીં <laughs> આપણે મહાત્માને આવું થાય અંદર અંદર જુઓ એટલે બેને કહું ઘેરે ઘેર રાખો વ્યવહાર શુદ્ધ થઈ ગયો છે બધાનો ઘેરે ઘેર બધાને જોજો છું હા મારું સેજ બી આગું પાછું થાય ને એને ભાવે મને ટકોર જ કરે અને એક એક આ ખોટું છે બરાબર એ બે મારા ગુરુ છે પાસે દાદાજી હું મારા બે ગુરુ પાસે શીખું છું પારસ અને રાજુ અને સાચે જે આપણા છોકરા તરત જ આપણને ડોક્ટર ખરું કે નહીં કાંતિભાઈ એવું જ છે બધું એમના જીવન કેવા તૈયાર થઈ ગયા છે પેલો મોટો તો એવો ફર્સ્ટ ક્લાસે ભાણો બહુ સરસ છે એટલે ઉત્તમ છે આ તો આડાએ રૂપી આપણે સમજીએ આપણે મહાત્મા હશે તો આપણે માળાએ નહીં ને એવું એવું ના રખાય પણ દાદાજી સોનલને એવું લાગે છે કે આપણી નજીકમાં જે જે હોય એને જરાક બી એવું ખસતું લાગે તો આપણે કહેવામાં એમાં મોટું નાનું તો હોય ના શકે ને એટલે આપણને લાગે કે કહેવા જેવું છે ધીરે રહીને સારી રીતે કહેવાય શુદ્ધાત્મા ધીરે રહીને સારી રીતે એ બહુ સારું છે <laughs> પણ જયારે સહયોગ આવે ત્યારે તો ફટાફટ થઈ જાય એકદમ પાછળથી તરત એકદમ નહીં નીકળી જવું જોઈએ <laughs> ના બોલવાનું કહ્યું ને <laughs> ના બોલવાનું ડબલ ગુનામ નહીં પડવું એમ કે છે પણ એની રીત છે પાછી એનું રૂપારાપણું છે રૂપારાપણું તો આપણે આપણે મિતાન કઈ શું શીખવાનું હે એ જયારે ડોક્ટર ના ઘેર એની જોડે બેસી જવાનું ના હોય તો તત્તામાં રાખવાની એને <laughs> પછી ધીમે ધીમે છૂટા પડતા તમને તમે પોતે દેખાશો તમને દેખાય પેલું અંદરથી દેખાય પછી ધીમે ધીમે બહાર થાય પછી તો એવું સ્પષ્ટ કે આપણે બધા જુદા છીએ આપણે જુદા છીએ એવું તમને રહ્યા કરશે તમારા પોતાની સાથે જ <laughs> પેલું ધીમે ધીમે થવાય ને કારણ કે બહુ વાલથી ભેગું કરેલું તે <laughs> હા અને હવેનું શરીર તો બહુ દેહ મંદિર કહ્યું ને દેહ મંદિર થયું છે આ તો મુક્તિનું દાદાજી સોનલને એક વાત યાદ આવી શુદ્ધ ઉપયોગ માટેની કે હું નાની હતી ત્યારે મેં સાંભળેલું કે આપણે દાદા ભગવાન એવું કહેતા હતા કે આપણા પગ નીચે ખીરી પણ સવારે પ્રાર્થના કરીને તમે દિવસ ચાલુ કરો તો ભૂલમાં આપણા પગ નીચે કીડી આવી જાય તો એને ભાર લાગે આપણા પણ એ પાછી તડફડથી ચાલવા માંડે તો કે તમે શુદ્ધ ઉપયોગ પૂર્વક હોય તો જ એવું બને નહીતર કે બને નહીં તો આ તો હલતા ને ચાલતા શ્વાસે શ્વાસે દાદાજી એવું તો રહેવાતું નથી ભાવ પેલું કયું બોલ્યા સૂત્ર ભાવ ભાવ ભાવ હા એટલે ને પેલામાં આ એટલે શુદ્ધ ઉપયોગનું એટલે આપણે હવે શુદ્ધાત્મા થયા એટલે આપણી શુદ્ધ નિશ્ચય તો પ્રાપ્ત થઈ ગયો પણ વ્યવહારમાં આજ્ઞામાં પણ ઘણી કહે કે ભાવ કરો ભાવના કરો તો ઘણા પ્રશ્ન કરે છે કે હવે આપણે કેમનો ભાવ રહ્યો ભાવના કરવાની રહી એવું પૂછે છે બધા શું પરંતુ હજુ આ બધો બાકી વ્યવહાર રહ્યો છે ને એટલા માટે એ વાત છે અને વ્યવહારથી છે પાછી સમજો એ શુદ્ધાત્મા એ કરી ના હોય કોઈ દિવસે એટલે એમાં જરૂર છે એટલે એમાં જેટલું કાચાપણું વ્યવહારમાં હોય અને આજ્ઞાધર્મમાં હોય આ બોલવા પણ આપણને બધી રીતે એ બધામાં આવી ભાવના કરી છે એ ભાવના આપણને કામ લાગે એટલે આને નક્કી કર્યું સારના જો સંધ્યા ડોક્ટરે જો આ ભાવના જ કરી ને હવે હું સવાદ આવ્યો એને નહીં અરે વાહ એવું છે પછી આપણી આજે નાસ્તા ના કરાયા બધા <laughs> બીજું કોણ છે અચ્છા તું છું શું વાત કરો છો બરોબર છે જય સચ્યારામ બહુ સારું આજે સત્સંગ છે આજે આપે ને નાસ્તો કાલ તો કોઈ આવ્યા નતા એ કોને આપે કરો હે અરે વાહ દેવ જણા હે વસંતભાઈ આ બહુ મેટલર્જીસ્ટ છે બહુ મોટો બહુ સુંદર એના બધી જાતના એલોય બહુ સુંદર બનાવે છે એની ફેક્ટરીમાં ઇલેક્ટ્રિકલ છે તો પણ આ ઇલેક્ટ્રિકલ બે એન્જિનિયરો ભેગા થયા છે પેલા સાંભળ્યું હતું છોકરીઓ કઈથી એન્જિનિયર થાય અમારા જમાનામાં નતું એક જ હતી છોકરી વિજેટીઆઈમાં જોશી કરીને બહુ મોટા કોન્ટ્રાક્ટર બિલ્ડર કોન્ટ્રાક્ટર હતા બહુ મોટા બોમ્બેમાં તો આવું આડાઈ રૂપી સંબંધની વાત કરી એટલે અસહજ અને તેમાં અસહજ ન થતા નિમિત્તને પરમ ઉપકારી ક્ષમતાથી વેદવું પરંતુ આ સહેલું તો નથી જ એટલે તમે પૂછ્યું ને આવી રીતે થાય ધીમે ધીમે થાય એકદમ ના થાય પછી નિમિત્ત માત્ર આપણું પરમ ઉપકારી છે એવું માનીએ તો તો કામ થઈ ગયું એટલે એમાં અંદર તો આજ આપણું મન વચન કાંઈ એક નંબરની ફાઇલ ને એમ જ એનું પરમ ઉપકારી પણ મન તેમ તો બહાર આવે તમને નહીં તો નહીં આવી શકું સમજાયું એટલે આપણે આપણે કોચ્યા વગર કે કશું કર્યા વગર એને ધીમે ધીમે સમજાતું જાય તેમ તેમ એ આપણાથી માન્ય થતું જતું જાય એને ના થાય એને થાય જ નહીં કોઈ પણ પ્રકાર હોય એના કોઈ પણ પ્રકાર હોય પરમ ઉપકારીપણું એનું પણ પરમ ઉપકારીપણું એનો અર્થ એવો નહીં કે આપણે એનો સથવારો લઈએ છીએ એવું ના કોઈ દિવસ ના હોય એ તો છૂટાપણું સૂચવે છે હવે ત્રીજું સૂત્ર લઈએ હા એટલે જ કહ્યું ને એટલે જ કહ્યું એટલે આપતા સૂત્ર બે હજાર બસો ને બાસઠ ક્ષમતાથી વેરવું બરોબર છે પણ ક્ષમતા એકદમ રહે ને ભાઈ એટલે સમભાવ એ પુરુષાર્થ પુરુષાર્થના ભાગમાં જેટલું થયું હોય ત્યાર પછી ક્ષમતા તો સહેજાઈ રહ્યા કરે પણ એ ક્ષમતાથી એટલે પુરુષાર્થમાં હૈયે આજ્ઞા આપણી જાગૃતિ હોય તો ક્ષમતાથી વધી શકો છો તમે અંદરથી ના ગમતામાં ખુશતામાં બધામાં થઈ શકે છે તમને ક્ષમતાથી હા એટલે તમે ગરમ થયા ગમે તેવું થયા પણ તે વખત ક્ષમતાથી મેદાતું હોય તો બહુ સારું તો હોય જ હંમેશા હોય જ આજે વડીલોને બાળક પ્રત્યે હોય પણ આજે એવું બાળકોનું આજના બાળકોમાં આજના જમાનામાં જે ઉતાવળીઓનો ફાસ્ટ અને બહુ સ્પીડવાળો જમાનો છે એમાં એમને જીવવાનું છે અને એમાં એ જીવી રહ્યા છે એટલે એ એમના વડીલોની સમજી શકતા નથી એવું થઈ જાય છે એટલે બેમાં એ પડી જાય ગેર એટલે આ બને છે સમજ પરંતુ આપણે એમને લાખ સમજાવવા જઈએ છતાં કહ્યું એ પ્રમાણે કે આપણે એમને દિલથી સ્વીકારવા જોઈએ આપણે શીખવાનું પડે છે એમનાથી એટલું કરે તો બહુ સારું પડે બે હજાર બસો ને બાસઠ આપતસૂત્ર અમારી પાસે નહીં કરો તેનો અમને વાંધો નથી પણ તમે તમારી જાત પર અંતરાય પાડી રહ્યા છો તમે અમને ગાળ ભણો છો તે અમને વાંધો નથી પણ તમે પોતાની જાતને નુકસાન કરી રહ્યા છો અહીં તો એ અહીં ઉપર ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા લખ્યું છે એટલે કે જે હાજરી છે તેને અહીં તો બહુ જ વિનય જોઈએ પરમ વિનય જોઈએ આ વાત છે એટલે વિનય ને પરમ વિનયનું આ બહુ સમજ આપતું આપતું સૂત્ર છે બહુ સુંદર છે વિનય એ આજ્ઞા ધર્મથી આપણામાં જેમ જેમ આપણામાં પ્રગટ થતો જતો જાય પ્રત્યક્ષપણે પ્રત્યક્ષપણે હા એટલે કે દિલથી દિલથી એટલે વિનય ધર્મે કરીને આપણું દિલ એ પ્રમાણે વિનય ધર્મે કરીને રહ્યા કરતું હોય બધા વ્યવહારોમાં નજીકમાં નજીકના બધા વ્યવહારોમાં અને સત્સંગ હોય અને આપણને જેટલું જેટલું સમજાય હોય તો બહુ પરમ વિનય કરવાનો યોગ્ય લાગે જ્યાં હોય તો તો એમાં એ પ્રમાણે રહીએ તો બે રીતે લાભ થાય પોતાને તો લાભ થાય પણ સામાન્ય લાભ કરતા નથી પણ એના સ્પંદનો જાય છે બધા એના સ્પંદનો જાય છે બહુ સુંદર જાય છે ખ્યાલ એટલે વિનય ને પરમ વિનયનો માર્ગ આવો છે બહુ સુંદર માર્ગ છે પરમ વિનય જ્યાં જ્યાં જેનું જેવું અનુભવ પ્રમાણ હોય જ્યાં જ્યાં જેનું વિનયનું પ્રમાણ હોય એ આગળ આપણે જેટલું સમજાય એમાં એટલું એટલું પરમ વિનય રહે જ આપણે અરસપરસ એકબીજા વધારી શકીએ આપણે એના માટે છે તો એટલે તો જય સચ્ચિદાનંદ સંઘની પવિત્રતા કહી અને મહાત્માઓનો સંઘ કહ્યો એને બહુ અદભુત છે આ તો બહુ અદભુત એટલે વિનય ને પરમ વિનયની આ બહુ સારી સમજ છે જય સચ્ચિદાનંદ લો તારે કચ્છ બોલાવો નથી છે અરુણા અરુણને તો ખાસ એનું તો એનું સાયન્સ છે બધું અરુણ કઈ ગયો હા અને સીટ રહી ગયો છું સંભળાય છે ને ચાલો કેલનપુરીમાં છેલ્લા સત્સંગ બાદ હમણાં રોજ સવારે વહેલા છ વાગે ઉઠી જવાય છે બહુ મોટો એન્જિનિયર છે પુરુષાર્થી છે જો એ નક્કી કરે એનું બધું ચાલ સરસ થઈ જાય અને સરસ વિધિ પણ ગોઠવાય છે હજુ વધારે ને વધારે ઉપયોગપૂર્વક વિધિ ગોઠવાય તેવી શક્તિ આપજો ખૂબ ખૂબ જા જા હા અને આખી શક્તિનો ભંડાર તારી પણ ઠલવાઈ જશે જા ચિત્તને જેમ છે તેમ ઉપયોગપૂર્વક જોવા જાણવાનું સામાયિક કરવાની કોશિશ કરી રહ્યો છું બહુ હોશિયાર એન્જિનિયર છો પરંતુ સરળતાથી બનતું નથી એ જ સારું કહેવાય ને તો સમજ પડે ને કે આપણું અસરળ શું છે અંદર એટલે અસહજ ચિત્તને જોતી વખતે ચિત્ત બ્લેન્ક થઈ જતું હોય તેવું જણાય છે એ તો સારું જ ને કારણ કે પેલું અશુદ્ધ ચિત્ત આજે ખાલી થતું જતું જાય છે અને આપણે જોઈએ ત્યારે બ્લેન્કેટ થાય તાત્કાલિક તો આપણને કારણ કે અશુદ્ધ ચિત્તમાં આપણું થોડું વાલ છે ને થોડું એટલે ગયું એટલે જરાક એવું લાગે આપણને શું આપણને લાગે જરાક આપણે કોઈ ગયું હોય તો આપણને કેવો શોખ થઈ જાય છે થાય છે એવું છે તો થોડા વખત લે મોમેન્ટરી રહે ફોર સમ ટાઈમ અને ઉપયોગમાંથી સહેજ અલગ થવાય ના ઉપયોગમાંથી અલગ ના થવાય ત્યારે ફરી ચિત્ત કાર્યરત થાય છે એ તો વાત બરોબર છે એ ચિત્તની આખી પરિસ્થિતિ એટલી બધી સ્પીડવાળી હોય છે આ ખાલી થતાં થતાં પણ આમ થાય આમ થાય આમ થાય આમ રહ્યા કરે પણ પાછું નથી આવતું શું નવું કંઈ ઉમેરાતું નથી એમાં દાદાજી આપ શક્તિ આપો એઝ ઇટ ઇઝ ચિત્તને વિશેનો ઉપયોગ પાછો પાકો થાય બરોબર છે બહુ સારું આ ચિત્તને વિશેનો ઉપયોગ તો બહુ મોટી વાત કરે છે એ ચિત્ત શુદ્ધિની વાત કરે છે ચિત્ત શુદ્ધિ ચિત્ત શુદ્ધિ પતંજલિનો ચિત્ત નિરોધનો માર્ગ છે એટલો બધો ગંભીર માર્ગ છે કે બહુ બહુ જવનને બહુ ઓછા કરી શકે વ્યવહારમાં ઘણા જ ઓછા એમાં ચિત્ત નિરોધથી અષ્ટાંગ યોગનો દેહ કરીને આખો માર્ગ છે એ અષ્ટાંગ યોગી હોય સહજાનંદ સ્વામી ગણાતા તે વખતે હોય કોઈ કોઈ બહુ વિરલ પુરુષ હોય પરંતુ નિશ્ચય પ્રાપ્ત ના હોય ત્યાં આગળ હોઈ શકે નહીં ચિત્ત આપણે શુદ્ધ ચિત્ત સ્વરૂપે પ્રાપ્ત થયું હોય અને પછી જ આપણે એ શુદ્ધ ચિત્તે કરીને આપણી વ્યવહાર ચિત્તની શુદ્ધિમાં માટે આપણે પુરુષાર્થમાં આવી શકીએ છીએ એ તો ના અવાય એટલે વ્યવહાર ચિત્ત રહ્યું બાકી એટલે દેહનું કહેવાય છે અરુણ સમજાય છે એટલે વ્યવહાર ચિત્ત અને આપણું શુદ્ધ ચિત્ત હું છું આ બે સાથે સાથે છે તો પેલું વ્યવહાર ચિત્ત એ તો ભરેલું છે એટલે ખાલી થવાનું જ્યાં રહ્યા કે પણ અંદર બહાર ફર્યા જ કરવાનું છે શું જ્યાં જ્યાં આપણે જેવી રીતે ફરેલા હતા એ ફરેલામાંથી આપણે કરીને આપણે શુદ્ધ ચિત્ત થઈ જવાનું છે એટલે એટલી વ્યવહાર શુદ્ધિ થઈ એટલી આપણી ચિત્ત શુદ્ધિ થઈ હવે શું એ ધીમે ધીમે આવશે એકદમ નહીં આવે પણ આ જારી રાખો ખૂબ જારી રાખો સમજી ગયા મારા ખૂબ આશીર્વાદ છે જાઓ જય સચ્ચિદાનંદ હવે એક આ છેલ્લું પદ કાલે પેલી આપણી અને બેનને કહ્યું હતું વૈશાલીને કે બાકી રહી ગયું હતું તું બોલી બતાય કઈ ગઈ આવતી રહે એને કાલે આજ્ઞા ઉપર લખાયું છે આ લાઈનો તું કઈ તારીખે લખાઈ તે લખજે અહીંયા આગળ ઓગણીસ ઓગણીસમી ફેબ્રુઆરી જ લખાયું છે તાજું છે જીરો આઠમાં તો તારું થાય તારું તું જબરી છે છોકરી આ તો કેટલી થઈ મારે તો ઊંચું જોવું પડે તારા માટે કેટલું ઊંચી હે તમે એકલા જ બોલવાનું હા એકલા બોલ્યા જ કરો આપણે સાંભળીશું બધા બહુ સારું છે સંજયબેનને આપો અને એને આપો દાદા પંચ अग्नामरे वाणी શક્તિ આપોને શક્તિ આપોને આ જગતમાં દખો ના કરું હું એવી શક્તિ આપોને શક્તિ આપોને દાદા આરી રેતી ખો ખાને ઓળખવાની શક્તિ આપોને શક્તિ આપોને દાદા પંચ આજ્ઞામાં રહેવાની શક્તિ આપોને શક્તિ આપોને રિલેટિવ ઉખો ખાતી હું નામ ધારી છું નામ ધારીને સંસારનો વેશ ભજવવો આવે હું સારી રીતે ભજવી શકું એવી શક્તિ આપો ને શક્તિ આપો ને દાદા પંચ આજ્ઞામાં રહેવાની શક્તિ આપો ને શક્તિ આપો ને દાદા હું રિયલમાં શુદ્ધાત્મા છું દાદા ભગવાન જેવું દાદા ભગવાન જેવું શુદ્ધાત્મા પદ્મા રહી શકું એવી શક્તિ આપો ને શક્તિ આપો ને દાદા પંચ આજ્ઞામાં રહી શકું એવી શક્તિ આપો શક્તિ આપો દાદાજી આ બન્યું તે શું છે આ તો છે હવે વ્યવસ્થિત ને આધીન વ્યવસ્થિત કરતા છે હું તો માત્ર સંયોગ સંયોગોને આધીન હો જીવવાની શક્તિ આપો ને શક્તિ આપો ને દાદા પંચાજ્ઞા મારે વાની શક્તિ આપો શક્તિ આપોની દાદાજી આ ફાઈલો સંસારની છે જે પૂર્વાધ્યાસે સાથે રહી આવ્યો છું આ ફાઈલોનો સંભવે ઉકેલવાની શક્તિ આપોને શક્તિ આપોને દાદા પંચ આજ્ઞામાં રહેવાની શક્તિ આપોને શક્તિ આપોને દાદાજી હું શુદ્ધાત્માનો શબ્દ છું રકમ એવી જમા કરાવી દો જાઉં મુક્ત માર્ગે જાઉં મુક્ત માર્ગે દાદા પંચ આજ્ઞામાં રહેવાની શક્તિ આપોને શક્તિ આપોને દાદાજી હું નવું જ પેકિંગ છું સૃષ્ટિમાંથી જ આપની જ્યારથી રે કૃપા કરો હોય તરી ભાવથી રે ભક્તિ કરું હું એવી આપની રે બની જાઉં તમારા જેવો જ રે શક્તિ આપોને શક્તિ આપોને દાદા પંચ આજ્ઞા મારે વાની શક્તિ આપોને શક્તિ આપોને જય સચ્ચિદાનંદ એને અંદર સવાલ આવતો જતો બોલે છે નથી આ સવાલ પાકો બધા અનુભવમાંથી નીકળેલી છે બહુ પાક્કો એ ખબર પડે છે એને અને હવે આનંદ આવે નહીં હવે તો પેલો ખુશ છે નહીં એટલે ગુરુજી ખુશ છે ને બધા દાદાજી રાતના જ સત્સંગ હોય ને તે દિવસે રાતના જેવું મનો વેપાર ચાલે છે કે રાતના ઊંઘ જ નથી આવતી જો સુંદર છે બહુ સાચી અનુભવ છે આ આપણે તાપણામાંથી તપી તપીને ચોગડદમ બધું આપણે પોતે ભાનથી બધું તપાયું હોય ચલો તપ કરીએ એવું બધું બહુ ભેગું કરેલું હતું એમાંથી નીકળીએ ત્યાર પછી આ સવાદ આવે છે નથી આવતો ચાલો જય સચ્ચિદાન જય મંત્ર બોલાવો જય સચ્ચિદાન બોલો આજની રેગ્યુલર સ્વરૂપ કીર્તન ભક્તિ સાંજના સાડા પાંચથી સાડા સાત બાબુ કાકાના હોલમાં રહેશે પરીક્ષા છે આજે મહાત્મા ભાલચંદ્રભાઈ જોશી તથા ડોક્ટર સંધ્યાબેન હરફડે પરિવાર તરફથી પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી છે મહાત્માઓ જતી વખતે પાછલી તરફથી પ્રસાદી લેતા જાય દર શનિવારની રેગ્યુલર પ્રાતવિધિ આ શનિવારે સવારના સાડા છ વાગે સંજયભાઈ મહેતા બાવીસ બી કારેલીબાગ ખાતે રહેશે રવિવારે સવારના દસથી બાર કેલનપુરી ખાતે દાદાજી તથા આપતા પુત્રનો સત્સંગ રહેશે જય સચ્ચિદાનંદ દરેક મહાત્માઓને ખાસ વિનંતી કે પોતાનો મોબાઈલ સત્સંગમાં આવે ત્યારે વાઇબ્રેશન મોડ પર રાખે જય સચ્ચિદાનંદ માઇક્રોફોન કરો નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો નમો આયરીયાણમ નમો આયરીયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોએ સવ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સવ પાવપણાસણો સવ પાવપણા વાસણો મંગલાણમ ચ સવેસીમ કર્જનમ ચ સવેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાન ના સિંહ જય જયકાર બીજી કલાક ભગવાન નાસીમ જય જયકાર હો દાદા ભગવાન નસીમ જય જયકાર હો દાદા ભગવાન જય જયકાર જયકારો રાધા ભગવાન જય જયકારો